આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના એટલે જે કંઈ દોષ થઈ ગયા હોય તે જેમ છે તેમ આપ્તજન પાસે જ્ઞાની પુરુષ પાસે વર્ણવવા તે આલોચના કરે એટલે બધો દોષ જાય એકલી આલોચનાથી મોક્ષ છે એક જણે ગજવું કાપ્યું હોય અને તે મારી પાસે આવીને આલોચના કરે ને હું તેને વિધિ કરી આલું તો બધું જ ઉડી જાય તે હળવો થઈ જાય સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યાં આલોચના કરાય નહીં તો આ જગત તો દુરુપયોગ કરે તેવું છે આપણા માટે કોઈને ખાતરી થાય તો તેને સો ટકા ખાતરી થાય તેવું કરવું તેનો વિશ્વાસઘાત ના કરાય ખરી રીતે આપ્તજન જ્ઞાની પુરુષ પાસે જ આલોચના થાય ભગવાને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ઉપર બહુ ભાર મૂકેલો પ્રત્યાખ્યાન એટલે થયેલો દોષ ફરી ના થાય તે માટે દ્રઢ નિર્ણય નિશ્ચય કરવો તે આજથી પંદરેક વર્ષ ઉપરની વાત છે મામાની પોળમાં ઓટલે અમે પાંચ છ જણ વાતો કરતા બેઠા હતા તેટલામાં એક ડોસા ઇઠ્યોતેર વર્ષના હાથમાં દાબડી લઈને દેરાસરમાં રઘવાયા રઘવાયા થઈને જતા હતા તેમને મેં પૂછ્યું કેમ કાકા ક્યાં જાઓ છો આમ તે બોલ્યા ભાઈ પડકમણું કરવા મેં પૂછ્યું પડકમણું એટલે શું ત્યારે એમણે કહ્યું રહો કાલે મહારાજને પૂછી આવીને તમને કહીશ ભગવાને જાણેલું કે કાળ વિચિત્ર આવવાનો છે તેથી તેમાં ટકી રહેવા આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટા હથિયાર આપેલા પ્રતિક્રમણ એટલે શું સંસારમાં જે કંઈ થાય છે તે ક્રમણ છે એ સાહજિક રીતે થાય છે ત્યાં સુધી ક્રમણ છે પણ જો એક્સેસ થઈ જાય તો તે અતિક્રમણ કહેવાય અને જેનું જેનું અતિક્રમણ થયું હોય તો જો છૂટવું હોય તો તેનું તેનું પ્રતિક્રમણ કરવું જ પડે એટલે કે ધોવું પડે તો ચોખ્ખું થાય પૂર્વે ચિત્ર્યું કે ફલાણાને ચાર ધોલ આપી દેવી છે એથી આ ભવે જ્યારે એ રૂપકમાં આવે ત્યારે ચાર ધોલ આપી દેવાય એ અતિક્રમણ થયું કહેવાય માટે તેનું પ્રતિક્રમણ કરવું પડે સામાવાળાના શુદ્ધાત્માને સંભાળીને તેના નિમિત્તે પ્રતિક્રમણ કરવા જોઈએ ભગવાને કહ્યું છે કે અતિક્રમણનું પ્રતિક્રમણ કરશો તો જ મોક્ષે જવાશે કોઈ ખરાબ આચાર થયો તે અતિક્રમણ કહેવાય જે ખરાબ આચાર થયો એ તો ડાઘ કહેવાય તે મનમાં બાઇટ થયા કરે તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવા પડે કોઈને માટે અતિક્રમણ થયા હોય તો આખો દાડો તેના નામના પ્રતિક્રમણ કરવા પડે તો જ પોતે છૂટે જો બંને સામસામા પ્રતિક્રમણ કરે તો જલ્દી છૂટાય પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલ્દી પાર આવે પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવા પડે તો તું પોતે તો છૂટીશ પણ વન સાઇડેડ પ્રતિક્રમણ હોવાથી પોતાના માટે સામેવાળાને દુઃખ રહ્યા જ કરશે છતાંય આ પ્રતિક્રમણથી તો સામાવાળાનાય તમારા માટેના ભાવ બદલાય પોતાને સારા ભાવ થાય ને સામાને સારા ભાવ થાય કારણ કે પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે કે વાઘ કૂતરા જેવો થઈ જાય પ્રતિક્રમણ ક્યારે કામ લાગે જ્યારે કંઈક અવળા પરિણામ ઊભા થાય ત્યારે જ કામ લાગે વાઘ એની બોર્ડમાં હોય અને તું તારે ઘેર હોય ને તું પ્રતિક્રમણ કરે તો બહુ કામ ના લાગે પણ વાઘ સામે ખાઉં ખાઉં કરતો હોય ત્યારે પ્રતિક્રમણ કરે તો ખરેખરું ફળ આપે ત્યારે જ વાઘ પણ બકરી જેવો થઈ જાય આજકાલ જે પ્રતિક્રમણ થાય છે તે તો મોટા ભાગે દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કપડાં વોશઆઉટ થયા પણ પોતાનું કશું થયું નહીં આ ગિરીશ દસ વખત બોલે કે ગિરીશ દાળ ભાત જમી લે ગિરીશ દાળ ભાત જમી લે એટલે શું જમાઈ ગયું ના એથી કશું એ ના વળ્યું દ્રવ્ય પ્રતિક્રમણ કોને કહેવાય તે હું સમજાવું ભગવાન મહાવીર પાંચસો એકનો સાબુ લાવ્યા તે બાર ઇંચ લાંબો હતો બે ઇંચ પહોળો હતો અને એક ઇંચ જાડો હતો પછી ભગવાન મેલા કપડાં લાવ્યા એને તેમણે પાણીમાં નાખ્યા પછી એમાં સાબુ લગાડ્યો પછી પાણીમાં ધોયા તે ભગવાને એમના કપડાંનો મેલ જે રીતે ધોયો તે રીતને વર્ષમાં એક કલાક બેસીને તું ગાયા કરે એમાં તારા કપડાંનો મેલ શેં ધોવાય અલ્યા ભગવાનનો મેલ જુદો તેની ધોવાની રીત જુદી તારો મેલ જુદો ને તારી તે મેલ ધોવાની રીતે જુદી હોય ભગવાનની રીતને તું ગાયા કરે તેમાં તું કેટલો ચોખ્ખો થવાનો છે તું તો ઘાંચીના બળદની જેમ ઘાણીએ ને ઘાણીએ જ રહ્યો તારું પ્રતિક્રમણ તો તારું જ્યાં જ્યાં અતિક્રમણ થયેલું હોય ત્યાં ત્યાં ઓન ધ મોમેન્ટ કરવાનું હોય તો જ એ અતિક્રમણ ધોવાય આ તો વર્ષે દાડે કે મહિને કરે તો શું યાદ રહે આ કાળના લોકો તો એવા વિચિત્ર દશાના થઈ ગયા છે કે ઘડી પહેલાં કશું ખાધું હોય તો એ તે ભૂલી જાય તો આ અતિક્રમણને તો તું શું યાદ રાખવાનો હોય પ્રતિક્રમણ તો તે જ ક્ષણે હોવું જોઈએ ઉધાર ના ચાલે કેશ જોઈએ આ કપડાં ઉપર ચા પડે તો કેવો તરત જ ધોવા જાય છે અને આ તારા પોતા ઉપર મેલ ચઢે છે ત્યારે હાથ જોડીને બેસી રહે છે આ ચા પડવી એ આપણા હાથની વાત નથી પણ તેને ધોઈ તો નાખવું જોઈએ ને એવું અતિક્રમણનો મેલ ચડે ત્યારે તેને તરત જ ધોઈ નાખવું જ જોઈએ ને અમે તો કેટલાય અવતારથી પ્રતિક્રમણ કરતાં કરતાં આવ્યા ત્યારે અત્યારે કપડાં સાફ થયા અને તમારાએ કપડાં સાફ કરી આપીએ છીએ આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બે જાતના આ પ્રમાણે છે એક તો વ્યવહારના આ બધા સાધુઓ વગેરે કરે છે તે તેનાથી ગાંઠોની ચીકાશ ઓછી થાય પણ ભૂલ થાય ને તરત જ કરે તો વધારે ઊંચું ફળ મળે બીજા નિશ્ચયના જે આપણા સ્વરૂપ જ્ઞાન પામેલા મહાત્માઓ કરે છે તે